શંકર ભગવાન કે ભાઈ મારે તો જાવણો પાર્વતીજી કે ઉઠે મિનક કોઈ નહીં બાપજી મારી હસી હો જાવ લઈને વાસ્તે મેં આપને નહીં લઈ જા શકું આપ મારી વાત માનો હટી દો પાર્વતીજી જાઉં રૂકા મહાદેવજી ઢેર લારું હાકો પાડ્યો રૂકો રૂકો રૂકો પાર્વતીજી કે હમે કઈ હુયો ત્યારે મહાદેવજી કે બહુત બઢિયા ઉપાય આયો હે ધ્યાન મેં કઈ બોલે બાપજી આપ મને પાર્વતી તું મને थारे साथे यूं तो नहीं ले जा सके પણ ઇત્તા ગેણા કપડા પહેરન તું એકલી ઉઠે જાવે વા યુપી હે કોઈ આગે ફિર ગયો કોઈ કે લો તો પછી એક હાથે થઈ જે રૂકાળી રહી હિસાબ તો ઉન હિસાબ મને ले जा पार्वती जी के बाप जी ले जाऊं नहीं महादेव जी के अब तू करे तू क्या चू करने तैयार हूं तू मने ले जा मारे जाऊं ना पार्वती जी के एड़ो मन है तो બોલે આગંબર બાગંબર ખોલ ના પડેલા ને આગંબર બાગંબર ખોલ ને ગાગરા ઓળ ના પેર ના પડે મહાદેવજી કે તું કે જી કો પેર લુ તો લે જાવ જી કી બાત કરે ઓર હાડી બીજી ગાગરા ઓળના હાડી બીજી ને હેંગ બડિયા પેરાદી મહાદેવજી પણ અમે હવે પાર્વતી તો ઠીંગણી ને મહાદેવજી ડીગા અમે કપડા આવે જીવ આવે અમે ઊંચો ઊંચો તો ગાગરો રે રે પગ નીચે દાબે પણ ભેર જટ ઊંચો જાય હવે પાર્વતાજી કે દેખો હાથે તો લઈ આવ્યો પણ ધ્યાન રાખજો મુંડો ને બોલી દોય છાની રાખજો एक तो मुंडो के नहीं बताइजो मत और एक कि नहीं कि नहीं बोलजो मत महादेव जी के तू ले जावे जी की बात कर हालू तू और महादेव जी के मने उठे ले गया और मने उठे ले जा और कई सुंदर भगवान रो वो गौलोक रो रास मंडल પણ મને તો ખૂણા મેં ઉબાણ દિયો કે થેટે ઉભા રહો ધકે આઈજો મત મહેમાને રાસ કર આગુ દર્શન કરો મહાદેવજી કે કરું કઈ ખૂબ ગયો ખૂણારે માઈને ને હવે અટીને ભગવાન રો રાસ વે ને મેયું બંદો ઓકડી મે માં તો કાટો ઓડ નો કાટો મેં કદ ઓડિયા એ તો ખુલ્લા રહેવન વાળા ભાઈ આજે ગાગરા ને ઓડના ને હવાવે નહીં પણ કરે કરે ખૂણારે માઈને ઉભા મન તો કરે માતો તો ઉગાડ દઉં પણ ડર લાગે કે માર દેખ લ્યો તો કઈ લો વાત નહીં માની જાઓ ઘરે તો લઈ મહાદેવજી ઉભા બે અમુજ ગયો કરે કઈ દેકની છૂટ નહીં મુંડો છાનો રાખનો બોલી છાની રાખની ભગવાન રો રાસ હોય ને મહાદેવજી લઈ ઓયું માં તો ઢકેડો ને ખાલી યુ એણ પ્રકાર દેખે હવે ઈમે કોઈ સંતુષ્ટિ વે મારા પણ ગુંગ તો કાઢ્યો તો યુ દેખી જાય ને ઓડ નો ઝીણો વેતો તો યું દીક જાતો પણ ઓડ નો ઝીણો હો કોની જેણે મહારાજ યું ખીડકી બનાવડા દર્શન કરે પ્રભુ નરસિંહજી સુણે મહાદેવજી રે મુંડા કથા શંકર ભગવાન કેડી હુઈ પણ હુયો કઈ નરસિંહ હું રાસ કરતા કરતા ભગવાન ની નિજર માર માથે પડગી ભગવાન કે રે આ ડીગી સકી કોણ નવી આઈ દીકરી એ ભગવાન ની નવી ગોપીર કોડ બતો ભાઈ નવારો તો કોડ હેંગા નહીં ચોથી પાંચ વાર મેં આવું કે જણ પછી હેંગ રામ રામી કરી તો ભાઈ ઠાકુરજી રાસ રે બીચ મું જટે મહાદેવજી ઉભા ઉઠીને ગયા જાઉં ઢુકા તો મહારાજ પાર્વતાજી દેખ લ્યો ભગવાન તો બાબુજી નેડા જાવે હે લારે લારે ગયા પાર્વતી લારું હાકો ઢકલો ઢકલો ઓરટીને લાડલારે પાર્વતાજી આવે ભગવાનને કે બાપજી આપ સીધ જાઓ આપ રાસ છોડન કઠિન પધારો ઠાકુરજી કે વા નવી આયોડી પણ નવોડી મારે વાત કરની આ કોણ હે કેણ ગાઉં આઈ હે પાર્વતાજી કે છે મારે હાથે આઈએ બોલે થારે હાથે આઈએ તો પછી લાવો કની એટલે બીચ મેં બોલે નવી હે જો હાલ દે કે હી કે પછે આઈ ઠાકુરજી કે નહીં મારે તો અમારી અમાર વાત કરી હવે પાર્વતાજી કે કરું કઈ અબ ઠાકુરજી ગોપી કટુ આઈએ અરે ભગવાન કે મુંડો હું બોલ તો સહી હવે ભગવાન કે બોલ તો સહી ને લારું પાર્વતી મહાદેવજી કે ઈનો કેણો કરું કે ઈનો કેણો કરું એક કે બોલો એક કે ચૂપ રહો જીતે ભગવાનરી નજર ગઈ પગ માથે પગ બાબોજી રે થઈ જાણો છાના રે પગ પડ્યા ધોળા પટ ઠાકુરજી કહે રે ગોપ્યા હિણગાર કરે તો હે પણ એ પગ ધોળા કદ કરતી ઓ હિણગાર કદ પર ચાલ્યો જીતે તો એક કાળીંદર ફરફર કરતો આવ્યો ઊંચો ઓ અમે કોઈ બાબુજી છાના રે નીકળ્યા પછી છાના કોની રે ભગવાન સમજ ગયા ગયા તો માણ બાબુજી જાયા ભગવાન બોલ્યા ગોપી તું મુંડો નહીં બતા તો કોઈ વાત નહીં મારી મુંડો દેખણો આવે ઓર ભગવાન તો આયા હું કદમ રે પેડ રે નીચે આ देखा मोहन ने जब तो समझ गए वो सारी बात रे हो सारी बात रे ऐसी बजाई बंशी के सुध बुध भूले भोलेनाथ रे हो हो भोलेनाथ अरे सिर से खिसक सिर से अरे सिर से खिसक गई जब साड़ी मुस्काए बनवारी गोकुल में आ गए करके गोकुल में आ गए हो में आ गए हो लगा बिंदिया पहन के साड़ी चाल चले मत वाली गोकुल में आ गए हो गोकुल में आ गए लगा के बिंदिया पहन हमारी चाल चले मतवाली फूल आ गए ओ फूल आ गए ओ फूल आ गए हा हा हा हा गोकुल में आ गए ओ हो गोकुल में आ गए हा हा हा हा गोकुल में आ गए ओ हो गोकुल में आ गए हा हा हा गोकुल में વચ્ચે ભગવાન ગણાઈ હસિયારે બાબોજી ઓ કયો રૂપ ધર્યો મહાદેવજી કે મેં ધર્યો હું તમે થુઈ ધરજે ભગવાન કે મેં ધરુલા ઓર વાકઈ મેં ધર્યો એક બાર મહાદેવજી વાસ્તે ભગવાન ને બી તો મોહિની બનનો પડ્યો ઓર પલ કથા કેર જાણો તો ભાઈ પછી ભગવાન કે બાબોજી થાને એડો આવની જરૂર કટે થાને તો છૂટે તે ચાવ જદ આ શકો जद आ सको तो नरसिंह जी के जने बाप जी मैं ही कटो इंतजाम करूंगा अगर ओढ़नारो बोले नहीं पछे भगवान मने एक बहुत चौकी बात कही कई बात कही बोले पछे भगवान मने कहो भाई जिन रे मन में मारे दर्शन की तीव्र उत्कंठा है वही गोपी है गोपी कपड़ा रो नाम नहीं है भाई कपड़ा तो घना ही मिले झांकी वाला कने अणुता पड़िया पण भाई कपड़ा પહેર્યા હું ગોપી ની બન્યો જાવે કપડા પહેર્યા હું ગોપી બનીશ તો હવે તો ઘણા ગોપી બન જાવે गोपी तो भावरो नाम है इति गोप्य प्रगायन्त्य प्रलपन्त्यश्च चित्रदा रुरुदु सुस्वरह राजन कृष्ण दर्शन लालसा जिन्होंने मन में भगवान दे दर्शन जी लालसा है वो इज गोपी तो भाई नरसी जी ने कह तू आ क्या मीच थन में ले जाऊं क्या मीची और आ क्या मीच तई तो नरसी जी महाराज सीधा पहुंच या कटे वाई गौलोकरी भूमिनाथ सुंदर यमुना जी प्रवाह मान है आओ दो चार घड़ी वास्ते आप सब इन समुद्र ने समुद्र नहीं गिणन यमुना जी गिन लो और इन पांडाल ने वृंदावन धाम गिन लो और आप सब गोपी भाव में आ जाओ और आओ वृंदावन सोवन नहीं मेरे नंद गांव सो गांव देसी गोपी नहीं और कृष्ण नाम सो बांसुरी बजावे यशोदा का ललना नंद जी का ललना जी से सुन सुन राधा जी का दिल गढ़ता जी सुन सुन राधा जी का दिल गढ़ g o और भगवान री नजर पड़ी नरसिंह जी माते आ, अरे जा पहुंचे गोलोक वृंदावन नरसिंह रास रचायो है जा पहुंचे घूंगरू गमक बजावे प्रेम मगन गुण गायो भाव घूंगरू गमक बजावे प्रेम मगन गुण गायो हाल मृदंग शंख धुन सोहे जालर दीन बजायो है सखा कहाँ थे आयो है हर पूछे हर सो मुखमल सखा कहाँ से आयो है हर गुजरात बास जूनागढ़ नरसी नाम है जने भगवान महादेव जी ने पूछो जने शंकर भगवान परिचय दियो महाराज घर गुजरात वास जूनागढ़ नरसी नाम कहायो है महाराज और नरसी है और आपरो भक्त है और शिव के बचन सुनत करुणा निधि नरसी कंठ लगायो है आहा नरसिंह जी इशारो महादेव जी इशारो कर दियो को भक्त है तो પછી ભગવાન કે એની ભક્તિમાં કોઈ સંશય નહીં તુરંત અપના લ્યો મહારાજ સદગુરુ રી આઈ જ વિશેષતા હે મહારાજ સદગુરુ રો સંકેત કર્યોડો જો જીવ है उन जीव ने भगवान तुरंत गले लगा लेवे उनरा कोई विचार नहीं देखे तो वही सदगुरु जो है वो सदगुरु भी वही काम करे कि आप रो जो शिष्य है आप रो जो भगवान री भक्ति जिन जीव में देखे उनरो मुंडो भगवान ने बता दे प्रभु ओ आप रो जीव है ओ आवे जावे तो आप इन्हें अपनावता रही जो जितनी बार आप रे कने તો નાથ મહાદેવજી કહ્યું પ્રભુ આપરો ભક્તે બોલે થાને ગઈટાઓ ભક્તે બોલે ઓઈણ વાસ્તે ઠાય મને કો ભક્તે કોઈ ધન માંગે કોઈ કઈ માંગે પણ ઓ તો ના ધન માંગ્યો ના કુછ ઓર માંગ્યો તો કે મને મોકો ઓર કછુ ના ચાહીએ શ્રી રાધા કૃષ્ણ મિલઈએ એણ વાસ્તે બાપજીઓ ભક્તે અમે થે જાણો ન જાણે મેં તો જાઉં શંકર ભગવાન ગયા પ્રા ભગવાન નરસિંહજી રાસ મેં સેવા બોલાઈ કઈ સેવા બોલાઈ જો રાત્રિ ટાઈમ રાસ હોવે તો રાત્રિ ટાઈમ મશાલ પકડની સેવા નરસિંહજીને બોલાતી નરસિંહજી વા મશાલ લઈને ઉભ ગયા હવે મશાલ બળતે બળતે નરસિંહજીનો હાથ બળે ને ઢૂકો अब નરસિંહજીનો હાથ બળે પણ નરસિંહજીને ધ્યાન ही नहीं पड़ी રાધાજીને ઠા પડી રાધાજી તુરંત કહ્યું પ્રભુ આપ તો રાસ નૃત્ય में મગ્નો નો ભગતરો હાથ બળે કે ભગવાન દોડ્યોડા આયા और दौड़ियोड़ा आन भगवान नरसिंह जी रो हाथ आपरे पीतांबर में छिपा लियो बारे काटे तो हाथ एकदम हावड़ कोई નિશાને નહીં મહારાજ કોઈ કષ્ટી નહીં કોઈ પીડાય નહીં આ તો ભગવાનની કરુણા હે એનો મતલબ કહીએ ભગવાન આપણે પિતાંબર મેં નરસિંહો હાથ છિપાયાની કે ભક્તરી પ્રત્યેક પીડા મેં મારે મનરે માતે લેવું મેં મારે હૃદયરે માતે ઊંડી પીડા નહીં એના વાસ્તે કોઈ ભક્તો નહીં સમજે કે ભગવાનને ઠાઈ કોની પડે મેં દુઃખ પાવા મેં ફોડા પાવા ને ભગવાનને તો આરતીਆਂ વેરી અરે નહીં ભાઈ ઓ તો જીવ જાણે ભગવાન રો કે ભક્તરે દુઃખ હું કિત્તા ભગવાન દ્રવિત હોયા કરે નાથ અવ નરસિંહજી મહારાજને ભગવાન કહ્યો નરસિંહ અબ તું પાછો જા અવ નરસિંહજી કે બાપજી આપણે અટે આયોડો ને પાછો જાઉં બોલે ભાઈ જાવણો તો તને પડી નરસિંહજીનો શ્રૃંગાર કર્યો નરસિંહજી ને ટોપી પહેરાઈ નાથ નરસિંહજી ને ટોપી પહેરાઈ આહા ભગવાનજીને ટોપી પહેરાવી કલ્યાણ નહીં ભગવાન જીને ટોપી પહેરા દી પછી ના તો વો કે નહીં ટોપી પહેરાવે ના ઉને કોઈ ટોપી પહેરા સકે મહારાજ ભગવાન કૃપા કરે કદી આપણને બી ટોપી પહેરાવે ભગવાન <laughs> નાથ <coughs> નરસિંહજીને ટોપી પહેરાઈ હાથ મેં કરતાલ દી નરસિંહ આલે એ કરતાલ એક વાત બતાવું આપને કરતાલ ભગવાન ખાલી નરસિંહને નહીં એણ ધરતી માતે આવન વાળે પ્રત્યેક પ્રાણીને દી પણ કોઈ ઉપયોગ કરે ને કોઈ જાણે કે ઉપયોગ કરે તો ઘસી જ જાય કર તાલ ક્યા કર માને હાથ ઓર તાલ મતલબ બજાવણ તો કઈ બજાવે કઈ જાણે નહીં ઘસ જાય ભાઈ ખાલી રોટી ખાવતી ટાઈમ જ એનો હાથનો ઉપયોગ કરે બાકી કે ચાવળ મેં ઘી મિલાવણો વહેતો કે ચૂરમાં દાળ મિલાવણી વહેતો જણી જ હાથનો ઉપયોગ બાકી ભગવાન રે કીર્તન મેં તો નહીં ભાઈ ઘસી જાય ભાઈ भाई हेटा रखो बांधेड़ा જ બેઠા ને કઈ જણા દુકાન રી યાદ में बड़ा एड़ा रे કે આ દુકાન ની ગયા ને માયરામ લઈ આવી પકડન કે હાલો હાલો તો બેઠા રહ્યો नारायण नारायण तो भैया करताल भगवान हर भक्त ने देवे उपयोग करना आनो चाहिए भाई तो नरसिंह जी महाराज ने करताला दी टोपी पहराई और तुलसी जी री कंठी पहराई और नरसिंह जी ने कहो ઓ કેદારો રાગ થને દેવું ઓ કેદારો રાગ જદ બી તું ગાવેલા મેં કટે હુંલા તુરંત આજે હુંલા અરીણ વાસ્તે હુંડીરી ટેમ નરસિંહજી ઓઈસ ધન બતાયો મારો ધન કહીએ જો ભગવાન મને ભળાયો વો મારો ધન દુનિયા મને धन है दुनिया मने पेडी भोळाई दुनिया मने हवेली भोळाई दुनिया मने टाबर टिंगर भोळाया दुनिया मने अन्न धन भोळाया आओ मारो धन नहीं है मारो धन तो जी को मारो भगवान मने दियो एन वास्ते नरसिंह जी कहवे हुंडीरी टेम કલી ચંદન મારે ને તુલસી સોનેરો હાર એ પૂજા ગોપી ચંદન મારે ઓર તુલસી સોનેનો હાર એ સાચો ગેણો મારો સાંભરો એ મારી એ મારી એ મારી દોલત છે જાંજ કર તાલ રે મીરાપણી માં સાચો ગેણો મારો સાંવરો और દોલત છે જાંજ અરે થઈ થાણી બતાવો કની કરતાલ પ્રભુ હા પ્રભુ એડાઈ ઉદાર રહ્યા કરો હો नाथ भगवान के अब नरसी जा और लोगा ने भी मारो नाम सुना और सबने नाम प्रेमी बना दाम प्रेमी तो हर कोई है वो बनाओनी जरूरत को नहीं नाथ नाम प्रेमी बनाओ सबने भगवान रो नाम सबने भावे एड़ो नरसी जी आया गांव में ठा पड़ी लोग जान बुझी ने कहो थार देवर पाछो आई गयो थार देवर पाछो आई गयो बुझी बोली गेला गुंगा बन गया हा कोई राह क्यों नहीं वेला जो पाछो आई गयो बोले नहीं भगवान नु मिलन आयो है मिल गया भगवान मैं रोज मिंदर जाऊं एकादशी रे दिन दो टाइम फड़ा करूं मने नहीं मिलिया ने थाने मिल गया वो एड़ो कई धर्मात्मा है। नाथ नरसिंह जी महाराज ने अब कई संसार आशा जिनने भगवान मिल गया हम्म, भगवान रो भक्त हो कई दूसरा हूं आश करनी भाई भगवान रो यहाँ पचे मिनक को आशा नहीं करनी नरसिंह जी महाराज निकल गया अब भगवान ने चिंता हुई भाई भगवान ने चे- जो भगवान रो वेगे उंडी चिंता भगवान ने प्रभु भगवान अक्रूर जी ने भेजियो और अक्रूर जी ने भेज और नरसिंह जी रे वास्ते व्यवस्था कर